આજે કોને કરવાનું છે તેજે ધનવત પ્રણામ હાલો છે કલ્પેશ બોલું હા જે પહેલો સ્ટોક જે કર્યો હતો ગઈકાલે એમાં જે છેલ્લો પેરેગ્રાફ છે એ સમજણ બરાબર નથી પડી તો એ આજે આપ સમજાવવાના હતા છેલ્લો પેરેગ્રાફ છે કે મહતત્વ અહંકાર અને પાંચ તન્માત્રા એ સાતથી બનેલું અને અગિયાર ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતો એ સોળ કલાઓ વાળું રૂપ ગ્રહણ કર્યું એ પ્રમાણે પ્રકૃતિથી થયેલ સમૂહ ત્રેવીસ પ્રકારનો છે આ સૃષ્ટિમાં પ્રકૃતિ અને પુરુષ ભગવાન પોતે જ થાય છે તેથી કોઈ તત્વ બાકી રહેતું નથી કારણ કે આ પહેલી સૃષ્ટિ છે અહીંયા સુધી તો સમજણ પડી જાય છે એના પછી જે કારણ કે બીજી વગેરે સૃષ્ટિઓમાં અધિકારી પુરુષો સહેલાઈથી પ્રાપ્ત થાય તેમ છે એ સમજ નથી પડતી અને લોકોને રચવાની ઈચ્છાથી શબ્દથી અવતારનું પ્રયોજન કહેલું છે લોકો તો પુરુષના પોતાના ઉદરમાં રહેલા હોય છે તેઓની સૃષ્ટિ અને પોતાના ઉદરમાં એ બે જે પ્રકારે થાય તેમ કરવા માટે ભગવાને બ્રહ્માંડ રૂપ દેહ ગ્રહણ કર્યો હા એટલે આમાં આગળ જે કહ્યું ને કે દ્વિતીયાદિ સૃષ્ટો અધિકારી પુરુષાણામ સુલભત્વાત આજે પ્રથમ જે છે આદ્ય પુરુષની પુરુષ અવતારની જે સૃષ્ટિ છે એમાં તો ભગવાનના પોતાના સિવાય બીજું કોઈ છે જ નહીં તે વખતે એટલે ભગવાન તે રૂપમાં સ્વયં પ્રગટ થયા અને હવે પછીથી બ્રહ્માજીને ભગવાન આજ્ઞા કરશે પછી બ્રહ્મા છે એ મરીચી વગેરેને કહેશે તો એ પછી તો બીજા બધા ઉપલબ્ધ થઈ જશે સૃષ્ટિ કાર્ય કરવા માટે અત્યારે નથી એટલે ભગવાન સ્વયં થયા અને મૂળમાં જે કહ્યું છે કે લોક શિશ્રક્ષયા લોકની સૃષ્ટિ કરવા માટે પ્રભુએ આ સ્વરૂપ ધારણ કર્યું તો સૃષ્ટિનું અથવા તો આ પુરુષાવતારને ધારણ કરવાનું પ્રયોજન બતાવ્યું પ્રભુએ આવું અવતાર શા માટે ધારણ કર્યું કેમ કે પ્રભુને લોકની સૃષ્ટિ કરવી છે હવે જેમ પ્રભુ સિવાય બીજું કંઈ નથી તે રીતે એ વખતે જે કંઈ પણ છે તે પ્રભુના અંદર જ છે એટલે લોકાસ્તુ સ્વોદર સ્થિતા લોક જે છે ભગવાનના જ ઉદરમાં છે હવે ઉદરમાં છે તો એની સૃષ્ટિ કેવી રીતે કરવી છે તો એવી સૃષ્ટિ પણ કરવી છે એની અને પાછી સૃષ્ટિ જેની થાય તે પાછી ભગવાનથી ભિન્ન કોઈ તો સ્થાન છે નહીં એટલે એમની સ્થિતિ પણ પોતાની અંદર જાળવવી છે એટલા માટે ભગવાને આ બ્રહ્માંડ દેહ ધારણ કર્યું બ્રહ્માંડ દેહ ધારણ કરવાથી શું થશે કે એમાં જ એ સૃષ્ટિ પણ થશે અને એની સ્થિતિ પણ એ દેહની અંદર જ રહેશે આવ્યું સમજમાં એક વાત અહીંયા એ સમજ નથી પડતી આગળના લોકો જે દંડત પ્રણામ જે શરૂઆતનો આ જે દંડો શ્લોક ને એની ઉપર જે ઉચ્ચાનિકા કરેલી છે એમાં એવું લખેલું છે કે વિશ્વ રચનારાઓ જેમનામાંથી ઉત્પન્ન થાય છે તે વિરાટ કોઈક વાર બ્રહ્મ શરીર અને કોઈક વાર જીવ શરીર ધારણ કરે છે એટલે શું છે જે જીવ શરીર ધારણ કરે છે એટલે આગળ જે વાત આવી પાંત્રીસ શ્લોક સુધી ચોત્રીસ શ્લોક સુધી એક મિનિટ જોઈ વિશ્વ રચનાઓ જેમનામાંથી ઉત્પન્ન થાય છે તે વિરાટ વિરાટ કોઈ છે Thank you. વિશ્વસજામ ગર્ભો વિરાટ કદાચિત બ્રહ્મશરીરમ કદાચિત જીવ શરીરમ એટલે આજે અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે વિરાટ છે એનું વર્ણન શાસ્ત્રમાં કોઈક જગ્યાએ બ્રહ્મ શરીર તરીકે થાય છે ને કોઈક કોઈક વખતે શાસ્ત્રમાં એને જીવ શરીર શરીર તરીકે પણ એનું વર્ણન કરવામાં આવે છે તો જ્યાં જીવ શરીર તરીકે એનું નિરૂપણ છે ત્યાં તો એની મુક્તિનો અવકાશ રહે છે બ્રહ્મ શરીર જ્યાં છે તે તો મુક્ત જ છે તો અહીંયા આગળ જે કહેવામાં આવી રહ્યું છે ને કે આની ઉપાસના કરી અને એ મુક્ત પણ થાય છે તો એ તે સ્થિતિમાં કે જ્યારે આને જીવ શરીર તરીકે સ્વીકારવામાં આવે છે ત્યારે જીવનો મતલબ આપણે તમે એ જાતના જીવ નહીં પરંતુ એ વિરાટ જીવની જે બ્રહ્મે અવસ્થાને ધારણ કરી છે તે બ્રહ્માંડાભિમાની જીવ એમ એટલે આ ખાલી એક જ જે વિરાટ પુરુષ છે એની આ સંજ્ઞા છે જુદી જુદી કે કોઈક વાર એને બ્રહ્મ શરીર કહેવાય છે કોઈક વાર જીવ શરીર કહેવાય છે એટલે શાસ્ત્રમાં એનું જુદી જુદી રીતે વર્ણન છે જે હું અહીંયા થોડુંક મારી ભૂલ છે થોડું હું એવું સમજી હતી કે જે આ અવતાર પ્રકટ થાય છે ને તો એ અવતારોમાં જે બ્રહ્મશરીર ધારણ કરે છે તો આ જે ડાયરેક્ટ વરા અવતાર કે મત્સ્ય અવતાર કે જે રીતે ધારણ કરે છે તો એ રીતે એ શરીરને જીવ શરીર એટલે કોઈકના પુત્ર તરીકે દશરથના પુત્ર તરીકે કોઈ અવતાર એટલે એ રીતનું હું સમજતી તો એ ભૂલ છે ને કે આ બ્રહ્મ શરીર એટલે જે અવતારોમાં ડાયરેક્ટ પ્રકટ થાય છે નૃસિંહ અવતાર છે મત્સ્ય અવતાર છે કે જે કોઈકના પુત્ર તરીકે નહીં પણ બ્રહ્મનું શરીર સાક્ષાત ત્યાં પ્રકટ થાય છે અને જીવ શરીર એટલે દશરથના પુત્ર તરીકે એ ધારણ કરે છે હું એવું સમજતી હતી જયજે ના એવું નથી સંદર્ભ એવું નથી ને જયજે ના જે જે પહેલા શ્લોકમાં છે ને બીજો પેરેગ્રાફ છે એટલે આરંભમાં ભગવાને મહત્તત્વ વગેરેથી બનેલું સોળ કળાવાળું પુરુષનું રૂપ લોકોને રચવાની ઈચ્છાથી ગ્રહણ કર્યું એના પછીની જે લાઈન આવે છે ને એમાં એવું છે કે આ વિષયમાં લોક રચે તેવા અધિકાર વાળો જીવ ન હોવાથી ભગવાન પોતે જ પુરુષ થયા એટલે આમાં આનો સાઉન્ડ આપણે જોયું ને આ લાઈનનો સાઉન્ડ તો એ રીતનો નીકળે છે કે ભગવાને કોઈ મજબૂરીવશ પોતે પુરુષ રૂપ ધારણ કરવું પડ્યું એમની ઈચ્છા એવી હતી કે કોઈ જીવમાં એવું સામર્થ્ય પ્રગટ થાય કે જેથી આખું આ જે પુરુષ આખી આ જે સૃષ્ટિની બ્રહ્માંડ જે છે એ એમાંથી પછી બનાવે પણ એ ન થયું એવો જીવ ન મળ્યો એટલે પોતાને થવું પડ્યું એવું કંઈક અહીંયા મજબૂરી કા નામ એટલે એ રીતનો ધ્વનિ થઈ રહ્યો છે શબ્દનો તો શું એટલે એ એ રીતનું છે એની એની પાછળનો ધ્વનિ એવો છે કે ભગવાને પુરુષ થવું પડ્યું એમ હા એવું કહી શકાય એમાં કઈ વાંધો નથી કોઈ છતું નહીં તો ભગવાને પોતે કરી દીધું તો એમની પોતાની ઈચ્છા એવી નથી કે એકો શ્યામ એકો આમ બહુ શ્યામ પ્રજાએ એટલે એ રીતના એમને પહેલેથી આખી આ બ્લુ પ્રિન્ટ તૈયાર નથી પણ પહેલા એમને એવું હતું કે કોઈ જીવ કદાચ એલિજિબિલિટી આવી જશે તો ઠીક છે ને તો પછી હું પછી થઈ જઈશ એમ બીજું તો કોઈ છે જ નહીં ને હા એટલે આપણે જે એની તત્વદર્શન જો જોઈએ આપણે તો સૃષ્ટિ બ્રહ્માંડનું તો એમાં એવું છે કે ભગવાન પોતે સૃષ્ટિ રૂપે થયા તો થયા પાછળનું કારણ એ બતાવે છે કે જીવમાં એવું સામર્થ્ય દેખાયું નહીં ક્યાંય એમને તો પોતા સિવાય જો બીજું કશું હોય જ નહીં તો પછી એમને બીજા એટલે દ્વૈત કેમ અહીંયા પ્રગટ થઈ રહ્યું છે દ્વૈત તો છે જ ને લીલામાં તો દ્વૈત છે મુખ્ય દ્વૈત જ છે આગળ એ વાતને કહીને આવ્યા કે ક્યાંક સાક્ષાત સૃષ્ટિ છે ક્યાંક પરંપરા છે જ્યાં સાક્ષાત છે ત્યાં એતસ્માત જાય તે પ્રાણ ઇત્યાદિ એ રૂપથી ભગવાન સાક્ષાત સ્વયં થઈ જઈ રહ્યા છે પણ જ્યાં ભગવાનને એવી ઈચ્છા નથી કે બધું સાક્ષાત એમનાથી જ પ્રકટ થાય ત્યાં પછી ભગવાન પરંપરા સૃષ્ટિ કરે છે એટલે આ બધી વિધિ શરૂ થઈ ગઈ પેલા એક આ રીતે વિરાટ પુરુષ થાય અને પછી એમાંથી બ્રહ્મા મરીચી વગેરે પ્રકટ થાય તો એ સૃષ્ટિનો એ પ્રકાર જયારે પ્રભુ કરવા ઈચ્છે છે તે વખતે સૌથી પહેલા ભગવાન આવી રીતે ભગવાનનો પુરુષાવતાર થાય છે પણ એ વખતે તો ભ્રમ સિવાય બીજું કશું હતું જ નહીં તો પછી એમને એવી ઈચ્છા જીવમાં કોઈ સામર્થ્ય પ્રગટ થાય એવું કેમ એ મારો પ્રશ્ન એટલો છે એવું છે કે ભગવાને આ વિચારથી આવું કર્યું છે એક એ રીતે આનું નિરૂપણ થાય અને એક ભગવાને કર્યા પછી આવું કેમ કર્યું એનું આપણે વિચાર કરીએ અને એનું જસ્ટિફિકેશન ખોજીએ તો ભગવાન તો એમ નથી કહી રહ્યા કંઈ આ ભગવાનના વચનો નથી આ તો ભગવાને જે પ્રકારે સૃષ્ટિ પ્રકટ કરી છે એ સૃષ્ટિ પ્રકાર પ્રક્રિયા છે એની એનું નિરૂપણ ઋષિઓ કરી રહ્યા છે એ એમ વિચારી રહ્યા છે કે ભાઈ ભગવાને શા માટે પુરુષ અવતાર ધારણ કર્યો પેલા તો એટલા માટે કે ભાઈ આગળનું કામ કરવા વાળો કોઈ તે વખતે હતો જ નહીં એટલે ભગવાને ધારણ કરી લીધો હાલ્યો આગળ આજે જે દરવત પ્રણામ આગળનો શ્લોક હું લઉં છું હલો હા કરો હવે પુરુષનો દેહ ગ્રહણ કર્યો ન હોત તો શું અયોગ્યતા થાત કેવા પુરુષ ની રચના કરતા છે એવો પ્રશ્ન થાય તેથી નીચેનો શ્લોક કહે છે યશ્યામ મસી તયા નશ્ય યોગ નિંદ્રામ વિતવ વિતવ સંવત્ત બ્રહ્મા વિશ્વસૃજામ પતિ જલમાં શયન કરતા અને યોગ નિદ્રાનો વિસ્તાર કરતા જેમની નાભિરૂપ સરોવરમાંથી નીકળેલા કમલમાંથી વિશ્વ રચનારાઓના પતિ બ્રહ્મા ઉત્પન્ન થયા એટલે જલમાં શયન કરતા જે નારાયણ છે તેમની યોગ નિંદ્રા એટલે કે એમની જે શક્તિનો વિસ્તાર કરતા તેમના નાભિરૂપ સરોવરમાંથી નીકળેલા કમલમાંથી વિશ્વ રચનારાઓના પતિ એટલે બ્રહ્મા ઉત્પન્ન થાય નાભિ કમલમાંથી આ બ્રહ્માના આ બ્રહ્માના દિવસે દિવસે થતા પ્રલયમાં પ્રલયમાં કરેલું સયાન નથી એટલે એકમાં છે કે કલ્પ બ્રહ્માના દિવસના અંતે નૈમિતિક પ્રલય થાય છે તેવું આ પ્રલય નથી નૈમિતિક પ્રલયમાં સ્વયં નથી પરંતુ વૈષ્ણવ તંત્રોમાં કહેલું ચતુર્મૂર્તિની સૃષ્ટિના કારણ થયેલ નારાયણનું શયન છે એટલે કે વૈષ્ણવ તંત્રોમાં કહેલું ચતુર્મૂર્તિ એટલે કે બ્રહ્માની સૃષ્ટિનું કારણે થયેલ કારણ થયેલ નારાયણનું શયન છે ઉદાર ગુણોના સમુદ્ર હતા વગેરે વાક્યોમાં તે કહેલું છે કે ભગવાન કહેવાય છે તો ઉદાર ગુણોના સમુદ્ર છે કારણ કે તે પોતાના ઉદરમાં ઉદરમાં રહેલા જીવોનું નિર્માણ કરે છે તે ઉદરમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળે તો સાયુજ્ય સૃષ્ટિની પેટે અયોગ્ય થાય એટલે પોતાના ઉદરમાં જે નહીં પ્રલય વખતે બધી જીવોને અંદર ઉદરમાં સમાવે છે તેમનું જીવોનું નિર્માણ કરે છે પણ તે સંપૂર્ણ રીતે બહાર બહાર બધા સંપૂર્ણ રીતે નીકળતા નથી એટલે સાયુજ્યની પેઠે તમે તો સાયુજ્યની જે સૃષ્ટિ થઈ તે અયોગ્ય થાય તેથી બ્રહ્માંડરૂપ બીજું ભૂમંડળ ઉત્પન્ન કરીને તેમાં સર્વને બનાવે છે સયન કરતા સ્વયં તજીને સૃષ્ટિ રચે તેમાં ઘણો ક્લેશ થાય એવી શંકા થાય તેથી જલમાં સયન કરતા વિશેષણ એમ કહેલું છે કે સયન કરતા પુરુષમાંથી સર્વ ઉત્પન્ન થયું છે એટલે શયન કરતા જો સૃષ્ટિમાં તો કે તે ક્લેશવાળી નથી પરંતુ આનંદવાળી છે અને વિશ્લેષણ એમ કહ્યું કે સ્વયં કરતા પુરુષમાંથી જ જે સર્વ ઉત્પન્ન થયું છે ભગવાન સુતેલા જ રહ્યા છે જલમાં શબ્દથી સૈયા શીતલ અને કોમલ હોવાનું સૂચવ્યું છે સ્વયં એટલે પોતાના સ્વરૂપને ભૂલીને માયાની અથવા ભગવાનની સમીપ તે ભગવાનમાં કેમ સંભવે એવી શંકા થાય તેથી યોગ નિદ્રાનો વિસ્તાર કરતા એમ કહેલું છે કારણ કે ભગવાન વાસ્તવિક રીતે તો સૂતા જ નથી અને તેમની યોગ્ય યોગ થયેલી યોગ યોગ થયેલી કોઈ એક નિંદ્રા શક્તિ છે તે જીવોના દુઃખનો નાશ કરનારી છે અને પોતાની એટલે કે ભગવાનની સમીપ જીવોને લાવે છે અને છુપાને પ્રગટ છુપાને પ્રગટ કરે છે એ ઝીણી થયેલીઓને પોતાના સ્વરૂપમાં વિસ્તાર કરી સૃષ્ટિ રચવામાં ઉપયોગી થાય તે માટે મોટી કાર્ય કરી શકે તેવી તેને કરે છે એવો અર્થ છે તેને માટે પ્રયત્ન કરનારાઓથી જ સૃષ્ટિ રચાય છે શયન એટલે સ્વરૂપને ભૂલીને માયા અથવા ભગવાનની સમીપમાં જવું તે ભગવાનમાં કેમ સંભાવે એવી શંકા થાય તો યોગ નિંદા કે માયાનો વિસ્તાર કરતા એમ કહેલું છે કહેલું છે કારણ કે ભગવાન વાસ્તવિક રીતે તો સૂતા નથી પણ યોગ થયેલી કોઈ એક નિંદ્રા શક્તિ જ છે તે જીવોના દુઃખનો નાશ કરનારી છે અને પોતાની એટલે જો નિંદ્રા આવે તો જીવનો જે દુઃખ હોય છે તે જીવોને ખબર પડતી નથી અને પોતાની ભગવાનની સમીપ જીવોને લાવે છે છુપાને છુપાને એટલે કે તે નિંદ્રા યોગરૂપ હોવાનું આથી સ્પષ્ટ કરે છે કે જેમ યોગ ને પ્રગટ કરે છે ગુપ્ત એટલે આત્મામાં જે પ્રગટ કરે છે તેમ આ નિંદ્રા સુસુપ્તિમાં પ્રાગ્ય સંબંધી આનંદ થાય તેને પ્રગટ કરે છે જે તેમાં પ્રાગ્ય સંબંધી એટલી ના ખબર પડે તેને માટે પ્રયત્ન કરનારાઓથી સ્મૃતિ રચાય છે એવો ભાવ છે તેવું ભગવાનમાં પણ થયું એમ ઉત્તરાર્થથી કહે છે નાભિરતાંબુજાથી ઉદરમાં રહેલું જે જગત એમ જણાવવા ઉદરમાં રહેલું છે જગત એમ જણાવવા નાભી શબ્દ યોજેલ છે કમર સુકાય કમર સુકાય તેવું નથી એમ જણાવવા સરોવર શબ્દ યોજેલ છે એ એ કમર ત્રણ લોકરૂપ છે એટલે ભૂર ભુવર સ્વર તેથી ભગવાનનો મહાત્મ્ય પણ સૂચવાયું બ્રહ્મા પહેલું કાર્ય બનાવેલ પદાર્થ હોવાથી તેમને બ્રહ્મ શબ્દથી કહેલા છે એટલે બ્રહ્માએ જગત બનાવ્યું બનાવ્યું હોવાથી તેમને બ્રહ્મ શબ્દથી પણ કહેવામાં આવે છે પરંતુ જગત રચવામાં સ્વતંત્ર છે એમ જણાવવા નર જાતિ કહેલા છે કહેલા છે તે બ્રહ્મામાંથી મરીચી વગેરે પણ ઉત્પન્ન થયા અને આ બ્રહ્મા તેઓને આજ્ઞા કરનાર થયા એમ વિશ્વ રચનારાઓના પતિ શબ્દોથી કહેલું છે પતિ શબ્દથી એમ સૂચવે છે કે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ શકે તેવી નથી થઈ વાક્ય સમજ નથી પડી કે ઉદરમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળે તો સાયુજ્ય સૃષ્ટિની પેઠે અયોગ્ય થાય એટલે એ નથી સમજાતું છે એટલે જેનું સાયુજ્ય થઈ જાય એ એને જો પાછું પ્રકટ કરવાનું થાય તો પછી સાયુજ્ય ફોગટ ગયું એવી મુક્તિ શું કામની કે જે મુક્ત થયા પછી પણ ફરી પાછું આવવું પડતું હોય અચ્છા એટલે આખી સૃષ્ટિ છે એટલા માટે ઓકે છે અયોગ્ય થયું હા હા હા જી બધી ઉદરમાંથી જે એટલે આ પ્રશ્ન અમારે અહીંયા પણ છે કે તે ઉદરમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળે તો સાહિત્ય દૃષ્ટિની પેઠે અયોગ્ય ગણાય તો સંપૂર્ણ રીતે બહાર ના નીકળ્યા એટલે જે દૃષ્ટિ જે થઈ એ સંપૂર્ણ રીતે બહાર ના નીકળી તો પછી શું કર્યું એટલે તો પછી એમ એના જવાબમાં આગળ એમ કહ્યું કે બ્રહ્માંડ રૂપ બીજું ભૂમંડળ ઉત્પન્ન થયું પણ એ જે ભૂમંડલ ઉત્પન્ન થયું એમાં એ ઉત્પન્ન થયું એ અંદરથી જ તો થયું ને તો બીજી સૃષ્ટિ થઈ એ અંદરથી જ થઈને જશે સંપૂર્ણ બહાર તો પ્રગટ થઈ જ નથી સહી સોદરસ્થાન જીવાન નિર્મિમી છે આગળ આમાં કહ્યું ને કે આસિદ ઉદાર ગુણવારી યાદવ સહી સોદરસ્થાન જીવાન નિર્મિમિતે પોતાના ઉદરમાં રહેલા જીવોને બનાવ્યા તો કે છે કે તત્ર ઉદરાત સર્વથા બહિર્નિર્ગમને સાયુજ્ય સૃષ્ટિવત અયુક્તમ સ્યાત સાયુજ્ય સૃષ્ટિને જો ફરીથી પ્રકટ કરવી પડે તો તો એ અયુક્ત કહેવાય અતો બ્રહ્માંડ રૂપમ દ્વિતીયમ કોષમ ઉત્પાદ્ય તત્ર સર્વાન સૃજતી એટલે બીજો કોષ પ્રકટ કરી અને પછી એનું સર્જન કરે છે એટલે જે સાયુજ્ય જેમનું થયેલું છે એનું એનું સર્જન નથી એમ શાસ્ત્ર છે એ સિવાયનાની વાત છે જે એટલે આ જે શક્તિ છે યોગ નિદ્રા એને કહી રહ્યા છે કે એ ઉદ્રા એ નિદ્રા છે સ્વલ્પ છે એનો એમણે ટ્રાન્સલેશન ઝીણી કર્યું છે તામ અલ્પભૂતામ સસ્વરૂપે પ્રસાર્ય મહતિમ કાર્યક્ષમાંચ સૃષ્ટિપયોગાય કરોતી ઇત્યર્થ એટલે યોગ નિદ્રા છે એ તો એ અલ્પશક્તિ છે પણ તેમ છતાં પણ એને એનો પ્રસાર કરી મોટો પ્રસાર કરે છે એટલે પણ આ યોગ શક્તિ જે ની જે વાત આવી ને એમાં એમાં અહીંયા જે ફૂટનોટ છે ને એમાં એવું કહેલું છે કે તે નિદ્રા યોગરૂપ હોવાનું આથી સ્પષ્ટ આનંદ થાય તેને પ્રગટ કરે છે આ નહીં સમજાતું જેમ યોગ ગુપ્તને પ્રગટ કરે છે તેમ આ નિદ્રા સુસુપ્તિમાં પ્રાગ્ય આનંદ થાય છે તો ભગવાનને આવો આનંદ પ્રગટ કરવો હતો એવો અર્થ લેવાનો છે અહીંયા એ કહ્યું ને કે યોગ નિદ્રામ વિતનવત યોગ નિદ્રામાં જે વિલતી રહ્યા છે એવા ભગવાને આ રીતે નાભી વ્રતમાંથી ઉત્પન્ન થયેલું જે કમલ છે એમાંથી જગતના નિર્માણ કરવા માટે બ્રહ્માજીને પ્રકટ કર્યા તો આ પદના પ્રયોગની અહીંયા આવશ્યકતા શું હતી એ શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું છે તો એમાં એમ આજ્ઞા કરી રહ્યા છે કે જેમ ભગવાન જો પોળ્યા હોય તો ફોડ્યા હોય તો તો પછી સુષુપ્તિની અંદર આ કાર્ય કેવી રીતે બની શકે એટલે ભગવાનનું જે ફોડવું છે આપણે જેમ જેને શું કહીએ એવું નથી પરંતુ એ યોગ નિદ્રા છે અને એ યોગ નિદ્રા એ ભગવાનની એક શક્તિ છે જે જીવોના ક્લેશને નો નાશ કરે છે એ જીવોને ભગવાન સમીપ પણ લઈ જાય છે અને જે ગુપ્ત છે એને પ્રકટ પણ કરે છે તો એ જાતની જે યોગ નિદ્રા છે એનાથી ભગવાને આ કાર્ય કર્યું છે એનું ગુપ્તને પ્રકટ કરવાનો મતલબ એ છે કે યોગ સાધના કરનારો જો આત્માનું ચિંતન કરતો હોય તો ઇન્દ્રિયોની વૃત્તિઓ બહિર્ગામીની હોવાને કારણે અંતરાત્માને નો અનુભવ કરી નથી શકતી એટલી એના ઉપર પરતો ચડેલી હોય છે તેથી પણ ધીરે ધીરે એ યોગ સાધનાથી બહિર્વૃત્તિઓને અંતરગામીની કરે તો જે ગુહ્ય આત્મા છે એનો પણ એ સાક્ષાત્કાર કરી શકે છે અત્યારે આત્મા છે એના થકી બધું છે પરંતુ ન તો એના અસ્તિત્વને આપણે જાણીએ જોઈએ છીએ કે ન એના કોઈ પ્રકારના આનંદની આપણને અનુભૂતિ થાય છે પણ યોગ સાધક છે એ પછી જયારે આત્માનું દર્શન કરે છે ત્યારે એને એ આનંદનો પણ આત્માનંદનો પણ અનુભવ થતો થઈ જાય છે એ વાત ને અહીંયા કહી રહ્યા છે કે સ્વસમીપંચ જીવાન આનયતી ગુહ્યંચ પ્રકટી કરોતી એમ કે રીતે નારાયણ સયન છે તો એમાં જે વાક્ય છે ને કે ઉદાર ગુણોના સમુદ્ર હતા વગેરે માં તે કહેલું છે તો અહીંયાથી શું કેવા માંગે છે જે કહેલું છે ઉદાર ગુણોના સમુદ્ર હતા એટલે એ વાક્યો છે તો આ વાક્યોમાં જે નારાયણનું સ્વયં છે ને વૈષ્ણવ તંત્રમાં કહેલું છે તો એટલે આનાથી શું સ્પષ્ટ શું કરી રહ્યા છે આગળની પેલી લાઈન તો સમજાય છે કે આ બ્રહ્માના દિવસે દિવસે થતા પ્રલયમાં કરેલું શયન નથી એટલે નારાયણનું જે શયન છે એનો પ્રકાર બતાવે છે એમ તો વૈષ્ણવ જે કરેલું ચતુર્મૂર્તિની સૃષ્ટિના કારણ થયેલ નારાયણનું શયન છે અને ઉદાર જે ગુણોના સમુદ્ર હતા એટલે ભગવાનના કોઈ ગુણોની વાત કરી રહ્યા છે એવી રીતનું છે શું કહે હા એવું જ છે આસિત ઉદાર ગુણવારીથી એટલે ઉદાર જે ગુણો છે ભગવાનના જે સમુદ્ર રૂપ છે એવા નારાયણે પોતાના ઉદરમાં રહેલા જીવો છે એમનું નિર્માણ કરે છે એવું અહીંયા આ વચન છે સમજાવે છે એનો સંદર્ભ અહિયાં બતાવી રહ્યા છે તંત્રમાં એ રીતે કહેવામાં આવ્યું છે હા જી એક અહીંયા જે કહ્યું ને કે બ્રહ્મા પહેલું કાર્ય બનાવેલ પદાર્થ હોવાથી તેમને બ્રહ્મ શબ્દથી કહેલા છે પરંતુ જગત રચવામાં સ્વતંત્ર છે એમ જણાવવા નર જાતિના કહેલા એટલે અહીંયા આજે વાક્ય છે ને કે બ્રહ્મા પહેલું કાર્ય બનાવેલ પદાર્થ હોવાથી તો આ જે વાક્ય નથી સમજાઈ રહ્યું એટલે આ બ્રહ્મા વિશ્વ સજામ એમ કહ્યું ને ત્યાં એને બ્રહ્મા કે શબ્દનો પ્રયોગ કેમ કર્યો તો પ્રથમ કાર્ય હોવાને કારણે જગત રચવામાં સ્વતંત્ર છે એમ જણાવવા નર જાતિના કહેલા છે પણ જગત રચવામાં સ્વતંત્ર કેવી રીતે કહે આમ તો બધું ભગવાન ની આજ્ઞાથી જ થઈ રહ્યું છે ને ભગવાન સિવાય ભગવાન સિવાય ભગવાનથી જોડાયેલા છે બાકી બધા એટલે બીજા બધાથી સ્વતંત્ર હા તે સિવાય બધાથી સ્વતંત્ર નિરૂપણ થઈ રહ્યું છે ને જે પરંપરા વાળી અત્યારે એનાથી કોઈ સંબંધ નથી ગમે તે હોય સૃષ્ટિ એનાથી શું ફરક પડે છે એટલે આપણે આગળના જે બીજા અધ્યાયની અંદર જે વાત પૂરી થઈ ગઈ પછી અહીંયા અવતારોનું જે ચરિત્ર અહીંયા ચાલુ થયું તો ચોથો ત્રીજો ત્રીજો પ્રશ્ન જે ચાલુ થયો એટલે અહીંયા એવી કોઈ કન્ટિન્યુટી લેવાની નથી ને જે કે સાક્ષાત સૃષ્ટિ છે કે પરંપરા સૃષ્ટિ છે એવું કઈ નહીં ને અહીંયા આગળ નહીં અત્યારે તો હવે અવતારોની નું નિરૂપણ થઈ રહ્યું છે ને સાક્ષાત સૃષ્ટિમાં તો અવતાર અવતારી નો ભેદ જ નથી ત્યાં તો જે છે તે ભગવદ રૂપ જ છે એટલે હું એ જ કીધી કે અહીંયા એ જોડાતી નથી વાત કે ખાલી અવતારોની જ વાત છે જોડવાનું નથી ને અહીંયા આગળ કશું અવતારો નું અહીંયા નિરૂપણ થઈ રહ્યું છે તે પ્રથમ અવતાર છે પુરુષ નો છે એટલું જ સમજવાનું છે હા હા બરાબર અને જે જે અહીંયા જે આ ત્રીજા અધ્યાયની શરૂઆત થઈ ને એમાં મહાપ્રભુજીએ જે સુબોધિનીજીમાં આજ્ઞા કરી ને કે કૃષ્ણ અવતાર કાર્યમ હિ ન સૂતો જ્ઞાતવાન ઉત્તમ તો એટલે કૃષ્ણ અવતારના જે કાર્ય છે તેનું સૂતને સ્પષ્ટ જ્ઞાન ન હતું તો જે જે આપણે સૂતજીના અંદર તો એક જે ગુહ્ય જ્ઞાન એટલે અવતાર સંબંધી સૂતજીને જ્ઞાન છે એવું આપ એવું ધ્યાનમાં રહ્યું છે તો અહીંયા આગળ આને કેવી રીતે સમજવાનું એટલે આગળ એમને ક્યારે એ સમજ પડી કે કૃષ્ણ છે અવતાર નથી પરંતુ અવતારી છે એ આગળ જયારે આ બધી ચર્ચાઓ ચાલશે ને સુરતીને એ સમજમાં આવશે હા જી જી કારણ કે એમનામાં એક લક્ષણ સુતજીમાં એ બતાવ્યું ને કે રહસ્યનું જ્ઞાન છે તો અહીંયા કૃષ્ણ અવતારથી બધા અવતાર સંબંધી કે કૃષ્ણનો જે અવતારી કૃષ્ણનો છે એ અવતાર સંબંધી જી જી જી હેલો હેલો हाँ बोलो हाँ जज प्रणाम जजे इसमें जैसे एक प्रश्न ये पूछना था कि इसमें जो बताया कि उधर उदरमाती संपूर्ण रीते बाहर निकले तो साई जो सृष्टि ने पेटे अयोग्य था इसका मतलब संपूर्ण रीत से अगर वो बाहर निकल जाते हैं तो सायुज सृष्टि के तरीके से अयोग्य हो जाएंगे तो तेती ब्रह्मांड रूप बीजू भूमंडल उत्पन्न करीने तेमा सर्वने बनावे छे तो इसका मतलब भगवान सबको बाहर नहीं निकाल रहे अपने उदर में ही ब्रह्मांड रूप दूसरा भूमंडल बना रहे हैं ऐसा समझना ये तुम थोड़े लेट जुड़े हो इस इसका चर्चा हो चुकी है तात्पर्य ये है कि जो सायुज्य तो उनको कहा जाता है कि जो किसी समय प्रकट हुए हों और उसके बाद उनका भगवान में लय हुआ हो जी तो ये जो है वो उस तरह की सृष्टि होगी कि जो आदि सृष्टि न होके और मध्य में कहीं जैसा ब्रह्मा का दिन पूरा हो गया हो और फिर से कोई ऐसा नैतिक प्रलय होने के बाद फिर से प्राकृतिक हो सृष्टि का तो ये हमारे यहाँ से डिस्टर्बेंस बहुत ज्यादा है પ્રશ્ન પૂછીને ફોન મ્યુટ કરી દેશે તો નહીં આવે છે આવો અવાજ બધા સમજતા નથી ને તારી तो अगर उस तरह की सृष्टि होती तो तो अलग बात थी पर ये सृष्टि वैसी नहीं है इसलिए भगवान ऐसा करते हैं कि जो जिनका साहित्य हुआ है अगर है भी तब भी भगवान उनको सृष्टि की प्रक्रिया में डिस्टर्ब नहीं करते हैं उनको जहां है वहीं रहने देते हैं और एक नया ब्रह्मांड कोष धारण करके और उसके द्वारा सृष्टि का आरंभ करते हैं तात्पर्य है कि भगवान ने सभी कुछ भगवत रूप ही है भगवान में ही है फिर भी एक इस तरह का भेद अपने भीतर बनाकर रखा है कि जिसमें सायुज्य प्राप्त जीवों को सृष्टि की प्रक्रिया में नहीं जोड़ा है ऐसा आशय जी जी जी લો આગળ કોનો વારો છે આ બીજા શ્લોકથી એમ કહ્યું કે ઓઢેલા ભગવાનમાંથી જ સર્વ લોક ઉત્પન્ન થયા લોક શબ્દનો અર્થ ભુવન હોવાથી અને તે ભુવનો જળ હોવાથી પોતાની મેળે જ ઉત્પન્ન થાય નહીં અને પોઢેલાથી તેમને ઉત્પન્ન કરવાનું અશક્ય છે એવી શંકા કરીને તે લોકોનું સ્થાન કહેવા માટે નીચેના શ્લોકથી એમ કહે છે કે પુરુષના શરીરના સ્થૂલ અવયવો જ ભુવનના પ્રકાર થયા यस्य वयवसंस्थानैः कल्पितो लोकविस्तरः तद्व भगवतो રૂપમ વિશુદ્ધમ સત્વમ ઉર્જિતમ જેના અવયવોની સ્થિતિઓથી લોકનો વિસ્તાર વિચારાયેલો છે તે ભગવાનનું રૂપ ખરેખર ખીલી ઉઠેલા વિશુદ્ધ સત્વરૂપ છે એટલે કે જેમના અવયવોની સ્થિતિ આ લોક આખો વિસ્તાર પામ્યો છે અને એ ભગવાનનું રૂપ ખરેખર ખીલી ઉઠેલા વિશુદ્ધ સત્વરૂપ છે અને તે એટલે વિરાટ દેશ નિપુણતાથી મધ્ય સ્થિતિમાં રહેલો છે એમ જણાય છે જણાય છે એટલે કે જે વૃક્ષની સ્થિતિમાં અથવા ગર્ભની સ્થિતિમાં એવો અર્થ જણાય છે બીજ પહેલાની સ્થિતિ વૃક્ષ મધ્યની સ્થિતિ અને ફળ છેવટની સ્થિતિ બીજ વીર્ય પહેલાની ગર્ભ મધ્યની અને છેવટ દેહ છેવટની સ્થિતિ છે વાસ્તવિક રીતે તે તો બીજ રૂપ સર્વમાં રહેલ સર્વ કાર્યમાં પ્રવેશેલ છે આ દેહ ઉપરના ગોળ રૂપ ગોળ રૂપ છે જે આ ગોળ રૂપ છે એટલે હું ખ્યાલ નથી આવતો જેવી જેવી રીતે રહેલો જે જે અવયવોથી જે જે લોકો થયા તે આગળ અમના ચરણનું મૂળ પાતાળ છે એટલે કે જે જે અવયવથી જે જે લોક થયા તે હમના મૂળનું ચરણ પાતાળ છે એમ એમ અવતાર લેવાનું પ્રયોજન કહીને બીજા બ્રહ્માંડો પેઠે આ પણ માત્ર જળ જ હશે એવી શંકા થાય તેથી ઉત્તરાર્ધથી ઉપસંહાર કરતા પહેલા કરવા પહેલા કહેલું ભગવાનનું રૂપ હરી કહે છે તે એટલે પહેલા કહેલું બ્રહ્માંડ વૈ એટલે ખરેખર શબ્દથી તેની યોગ્યતા કહેલી છે તે ભગવાનનું જ રૂપ છે બીજું કાંઈ નથી એવો અર્થ છે ભગવાન એને પ્રાકૃત રૂપ જ નથી અથવા તેમનું રૂપ વિશુદ્ધ સત્વરૂપ હોય તેથી બ્રહ્માંડ તેમનો દેહ હોવાનું કેમ સંભવે એટલે ભગવાનને પ્રાકૃત રૂપ છે જ નહીં એટલે અપ્રાકૃત છે તેવું રૂપ શુદ્ધ સત્વરૂપ હોય તેથી બ્રહ્માંડ તેમના દેહ હોવાનું કેમ સંભવે એવી શંકા થાય તેથી કહે છે કે વિશુદ્ધ સત્વરૂપ એમ કહેલું છે આ દેહ શુદ્ધ સત્વરૂપ જ છે એવો અર્થ છે ઉર્જિતમ જે શ્લોકમાં કહ્યું છે ઉર્જિતમ શબ્દ એટલે કહે છે કે ખીલી ખીલી ઉઠેલા શબ્દનો એવો અર્થ છે કે તે શાંત નથી પરંતુ સર્વ કાર્ય કરવા તત્પર છે હર્ષથી ખીલી ઉઠવું તે ઉર્જા રજોગુણ વિના ભગવાન રજોગુણ વિના પણ ભગવાનના આવેશથી તે થાય છે આમાં કંઈ હોય વિચારવાનું અને જનો લીધું છે એમાં એટલે જનોમાં જી લેવાનું એટલે બંને અર્થમાં લીધેલા છે લોકનો અર્થ પણ છે ભુવનનો લોકનો અર્થ અહીંયા ભુવન અને જન એમ બંને લીધેલો છે લોક નિર્માણ એટલે લોકની સૃષ્ટિ એટલે ભુવન ની સૃષ્ટિ અને જનની પણ સૃષ્ટિ જીવની હા અને ભૂ એટલે જળ ભુવન એટલે લોકો અને બીજું બીજું આગળ બી હતું કે આ દેહ ઉપરના ગોલ રૂપ છે એ ગોલ રૂપ છે એટલે શું છે ગોલક લેવાનું છે લેવાનું પૂર્વ ગોલો એટલે અંડાનો આ વિચાર છે ને બ્રહ્માંડ રૂપ દેહ છે અંડના ઉર્ધુ ભાગ અને અધો ભાગ બે હોય તો આને ઉર્ધ્વ સમજવાનું આ દેહ જે છે ઉર્ધ્વ દેહ છે હાજી આગળ જે દ્રષ્ટાંત આપ્યું ને કે વૃક્ષની દ્રષ્ટિથી અથવા તો અહીંયા બીજની દ્રષ્ટિથી તો આ વિરાટ દેહ છે એને જો આપણે વૃક્ષની દ્રષ્ટિથી પણ કરી શકીએ અને જરાયુની દ્રષ્ટિથી પણ કરી શકીએ છીએ અગર વૃક્ષની દ્રષ્ટિથી વિચારો તો પૂર્વ બીજ છે વૃક્ષ મધ્ય છે અને ફલ છે એનો પશ્ચાત એવી રીતે તો આ એનો ઉર્ધ્વ છે એમ સમજવાનું બીજા બ્રહ્માંડો પેઠે આ પણ માત્ર જળ જ હશે એટલે પ્રશ્ન જ નથી સમજાતો એવી શંકા થાય તો બીજા બ્રહ્માંડો પેઠે એવમ ભુવન જન નિર્માણેન અવતાર પ્રયોજનમ ઉક્ત્વા બ્રહ્માંડાંતરવત ઇદમપી કેવલમ જડમ એટલે આ બ્રહ્માંડ જે છે એ જડ પણ તો છે જ ને આને અત્યારે અહીંયા જે અવતાર રૂપ આ પ્રકટ થયું છે એ પણ બ્રહ્માંડની માફક ક્યાંક જળ હશે તો એવી આશંકા નહીં કરવી જોઈએ એમ હાજર આ તો ભગવાન છે ભગવાનનું વિશુદ્ધ રૂપ છે એટલે અહીંયા એ જડત્વની આશંકા નહીં કરવી જોઈએ કોઈના મનમાં આમ શુદ્ધમાં સંતોષ ન થતો હોય તો ઓર શુદ્ધ એમ સારી રીતે અને ખીલી ઉઠેલા એટલે ઉર્જિતમ જે કહ્યું ને એનો અહીંયા અર્થ કર્યો છે ઉર્જા તો એ કહી રહ્યા છે જે એટલે જે આનંદના અતિરેકથી જે એકદમ ખીલી ખીલી ઉઠે એમ એને ઉર્જા કહેવાય છે ઉર્જિતમ વિશુદ્ધમ તત્વમ એનું અહીંયા નિરૂપણ કર્યું એટલે આ થી નથી થયેલું પરંતુ એટલે મૂળ વાત એ છે કે કેવલ સત્વ હશે તો આ કેમ સંપન્ન થશે આ જાતની કોઈ પણ ક્રિએટિવિટી માં ચંચલતા કે રજોગુણનો પણ તો પ્રવેશ જોઈએ ને તો એ ભગવાનની જે શક્તિ છે એ ભગવદ આવેશ છે એનાથી જ થઈ રહ્યો છે અને ભગવદ આવેશ એવો છે કે જે પ્રભુ સૃષ્ટિના કાર્યમાં જોડાઈ રહ્યા છે એ પ્રભુનો જે હર્ષ છે એનાથી એ પ્રફુલ્લિતતા આવી જઈ રહી છે એ ઉર્જા એટલે પોળ્યા પોડ્યા એમ જ કરી નાખ્યું તો આપણને એમ લાગે કે આ તો બહુ કોઈ માણસ કોઈ ઉમળકો દેખાતો ન હોય અને સુતા સુતા જ કઈ કામ પતાવી દેતો હોય તો એવું લાગે ને તો ના એવું નથી એક છે ઉપર શંકા કરીને પહેલી શંકા એટલે કે શરીરમાં લોકો રચાય ત્યારે લોકો અલ્પ હશે એવી શંકા થાય કે વિસ્તાર શબ્દથી ખોટી ઠેરવે ઠરાવે છે તો આમાં જે શંકા શું કરીએ પ્રશ્ન થયું એટલે લોકમાં શરીર હોય એટલે શરીરની અપેક્ષા લોક તો વિસ્તૃત હોય ને પણ અહીંયા તો એમ કહી દીધું છે કે આ અવયવ સંસ્થાન જે છે ભગવાનના જે અવયવો છે તે જ લોકરૂપ થઈ ગયા તો તો તે સ્થિતિમાં લોક તો બહુ અલ્પ થયા તો એમ નહીં સમજવાનું એમ એ લોક પણ લોક વિસ્તર એમ વિસ્તર પદથી એમ કહ્યું છે કે આ વ્યાપક છે મંત્રીજી એને એમ કહ્યું છે કે એનાથી શું સ્પષ્ટ કરે છે દીદી હા એ આગળ આવશે અહીંયા પૂછી લે કે આ બધા અવયવો છે લોકરૂપ થયા કોઈને ધીરજ ન રહેતી હોય પ્રીતિબેન જેવા આવે એમ પૂછે કે ભાઈ કયા કયા અવયવ કયા કયા લોક છે તો ભાઈ હમણાં પૂછતા નહીં એ પ્રશ્ન આગળ કહેશું અમે સમજી ગયા પ્રીતિબેન આગળ આગળનો શ્લોક લેવું ખબર નહીં મૈત્રી રાજાને પૂછો કેટલા વાગ્યા છે હા લઈ લો ભલે બ્રહ્માંડ નો સ્વીકાર સાધન તરીકે કરવાનું સંભવે છે તેથી સંપૂર્ણ પ્રકારે તે દેહ કેમ હોય એવી શંકા થાય તેથી નીચેના શ્લોક કહે છે એટલે બ્રહ્માંડ નો સ્વીકાર સાધન તરીકે કરવાનું સંભવે છે એટલે સાધન માટે અહીંયા કીધું છે કે લોક રચવાના સાધન તરીકે બ્રહ્માંડનો સ્વીકાર થયો છે કારણ કે લોક રચના બ્રહ્માંડથી થાય છે તેથી તે બ્રહ્માંડ પુરુષ નથી અને અવતાર પણ નથી એવો અર્થ કે છે તો એના માટે પશ્ચંત પશ્ચંત્યતો રૂપમ અદભ્ર ચક્ષુષા સહસ્ત્રપાદો ભુજાના ભૂતમ સહસ્ત્ર સમુદ્ધ શ્રવણાક્ષી નાસિકમ મૌલ્યમ અંબર કુંડલો કુંડલોલ સહસ્ર મસ્તકોમાં શ્રવણ ચક્ષુ અને નાસિકા વાળું સહસ્ત્ર મુકુટો વસ્ત્ર અને કુંડલોથી પ્રકાશતું સહસ્ત્ર ચરણ સાથળ ભુજા અને મુખોને લીધે અદ્ભુત તે રૂપ જ્ઞાન ચક્ષુથી જુએ છે બ્રહ્માંડ નું સ્વરૂપ બતાવ્યું છે ને હા એટલે ભગવાન નું જે બ્રહ્માંડ પુરુષ છે એનું નિરૂપણ છે આગળ આવશે જુઓ આશંકા જે કરી છે એનું સમાધાન છે ભગવાને બ્રહ્માંડ ને સાધન રૂપ એનું માની શક્યા હોત બ્રહ્માંડ પરિગ્રહ સંભવ હતી તત્કથમ એકાંત તો દેહત્વમ અહીંયા એને થી કેમ આ બ્રહ્માંડ શરીરને ભગવાને માન્યું એટલે આને અવતાર રૂપમાં કહી રહ્યા છે ને કે આ પ્રથમ અવતાર છે બ્રહ્માંડ પુરુષે અને એ કોઈ બીજા રીતે નહીં પરંતુ ભગવાનના જે અવયવો છે એ જ આ રૂપમાં થઈ ગયા છે તો આવું કરવાની આવશ્યકતા શી હતી ભગવાન એને બ્રહ્માંડને કરણ તરીકે પણ માની શક્યા હોત એટલે સાધન તરીકે એમ રો મટીરિયલ આપણે ભેગું કરીએ અને પછી એનાથી બીજું કોઈ કામ કરીએ એવી રીતે બ્રહ્માંડના રૂપમાં બધા તત્વોનો જે સંઘાત છે એને લોકના ની માટે એક સાધન તરીકે માની શક્યા હોત એને પોતાનો દેહ એમ કેમ કહ્યું તો એનું નિરૂપણ કરી રહ્યા છે કે ભાઈ આપણને આ એમ જણાતું હોય કે આ બધા તત્વોનો સંઘાત છે પરંતુ જેમને એવી દૃષ્ટિ છે એમને તો આ બ્રહ્માંડ આખું છે ભગવાનના શરીર રૂપ જ એનું દર્શન થાય છે તો એ એમને જે દર્શન થાય છે એ રૂપ કયું એનું અહીંયા વર્ણન છે આ જે કંઈ પણ દેખાઈ રહ્યું છે અંતરિક્ષ ઉર્ધ્વલોક અધોલોક આ બધા પ્રભુના જ ચરણો ઉદર મસ્તક વગેરે છે જે અહીંયા એક પ્રશ્ન એમ થાય કે જો આ એક બ્રહ્માંડ મૂર્તિ પુરુષ જે છે એનું અહીંયા વર્ણન એમાં અહીંયા એવું કહ્યું કે એ વિશુદ્ધ સત્વરૂપ છે અને એમને બહુ પ્રસન્નતાથી આવું રૂપ ધારણ કરી અને લોકનું સર્જન કરી રહ્યા છે તો એટલે જે પરતત્વ છે એ આવું વિશુદ્ધ સત્વરૂપ બ્રહ્માંડ મૂર્તિનું અવતાર ધારણ કરે છે તો એ તો એક અવતાર થયો એટલે હજી જે મૂળ તત્વ છે એ તો રહ્યું ને જે હજી એ એની શું સ્થિતિ આવા સમયે શું એમ એટલે એટલે એમ કે દાખલા તરીકે આપણે જયારે પરંપરાની સૃષ્ટિમાં અમે તો અત્યાર સુધી ખાલી અક્ષર બ્રહ્મથી સૃષ્ટિ સારી રીતે સમજ્યા એ વખતે જયારે ભગવાન પોતાની સર્વભવન સામર્થ્ય શક્તિ થી અક્ષર ને સર્જન કરે છે અને દેવ દેવતાઓનું સર્જન કરે છે એ વખતે એ પોતે વૈકુંઠમાં બિરાજમાન હોય છે એવી રીતે જ્યારે આવું બ્રહ્માંડ મૂર્તિ પુરુષનું સ્વરૂપ જ્યારે આ વિશુદ્ધ તત્વ ધારણ કરે પ્રભુ ત્યારે એમનું નિવાસસ્થાન શું હોય છે કારણ કે પરતત્વ તો એક છે અને આ હતા એમનો ધારણ કરેલો અવતાર છે તો એ પરતત્વની તે વખતે શું સ્થિતિ એટલે વૈકુંઠ જેવું કંઈક તો નહીં હોય કારણ કે હજી તો નિર્માણ થઈ રહ્યું છે કેમ નહીં હોય એ તો એ સૃષ્ટિ અને આ સૃષ્ટિ તો ભિન્ન છે ને એ જ હું કહું છું કે એ સૃષ્ટિમાં તો વૈકુંઠ હતું ને અક્ષરવાળી સૃષ્ટિમાં અક્ષરવાળી ને એ બધી કઈ અલગ અલગ થોડી છે કઈ આ તો હજી નારાયણ પ્રકટ થયો છે હજી અક્ષર તો હવે પ્રકટ થશે હા તો એ અલગ નથી તો આપણે એમ સમજીએ કે આ નારાયણ પ્રગટ થયા છે તો તો નારાયણ એક અવતાર છે પણ હજી અવતારી તો રહ્યા ને ઉપર હા તો એ શું તે વગર એમની શું સ્થિતિ એ મજામાં છે એકદમ <laughs> હા એટલે મજામાં હોય તો જ આ કાર્ય થઈ શકે નહીં તો થઈ જ ના શકે પણ આપણે કોઈ કાર્ય કરતા હોય ત્યારે મૂળ વ્યક્તિ એક પોતાની શક્તિને એક્ટિવેટ કરે કે કોઈ રૂપ ધારણ કરે ત્યારે એનું મૂળ તો સ્વરૂપ તો કઈ હશે જ ને એ હું દશાંગુલમ એમ એટલે તો કહ્યું છે હા એ એની જ હું વાત કરું છું એ કયા ફોર્મમાં હોય છે તે વખતે મતલબ એમનું સ્વરૂપ હા એ સચ્ચિદાનંદ ઘન છે એટલે એ પુરુષ આકૃતિ હોય છે કે આ અવતાર ધારણ કર્યો એ પુરુષ આકૃતિ પછી એનાથી પર જે છે દશાંગુલ ઉપર એ પુરુષ આકૃતિ હોય છે કે નથી હોતી કે કેવી હોય છે સ્વરૂપ એ હું પૂછું છું ને ક્યાં સ્થિતિ હોય છે ક્યાં બિરાજમાન હોય છે સંગીત પ્રોગ્રામ ચાલે છે ના થઈ ગયો ફોન એટલે જે કરતા છે જે આ બધું કરી રહ્યો છે એ ઉપનિષદમાં જેમ પ્રશ્ન કર્યો છે ને કે પુત્ર પ્રતિષ્ઠિત તો સ્વે મહિમની પ્રતિષ્ઠિત એ પોતાની મહિમામાં પ્રતિષ્ઠિત છે એ મહિમા શું છે એની તો એ જે લોપરૂપ મહિમા છે કે અક્ષરરૂપ મહિમા છે તો એકાદ બ્રહ્માંડ આ જાતનું એ પ્રકટ કરી દે એનાથી કંઈ એને કંઈ ફરક નથી પડતો મોટા બિલ્ડર છે પોતે પોતાના ઘરમાં રહેતો હોય અને મોટી મોટી ટાઉનશીપ બનતી રહેતી હોય એની એનાથી આપણે એમ વિચાર કરીએ કે ભાઈ એવો હજી તો આ મકાન બાંધે છે પોતે ક્યાં રહેતો હશે એનાથી એને કંઈ ફરક નથી પડતો પોતાનું ધામ તો એનું છે જ એટલે એમનું એક ધામ નિશ્ચિત છે ને ત્યાં નિવાસ છે એ તો નક્કી જ ને હા એ તો નક્કી જ છે અને પછી આ બધું કાર્ય કરે છે ત્યાં પછી લીલા સૃષ્ટિ હોય છે હા હોય ને હા બરાબર એટલે તો આગળ કહ્યું ને કે ઓલા જે સાયુજ્ય પામેલા છે એ લોકોને પ્રકટ કરે તો પછી ઉપાધિ થઈ જશે તો એ જે સાયુજ્ય પામેલા સાથે એમની નીતિ લીલા તો છે જ હાજી હા કરો આગળ કે કાલે કરશું કરું છું આજ્ઞા હોય એમ મૈત્રી રાજાની આજ્ઞા નથી જી જી દંડવત પ્રણામ